પચીસ ત્રણ એંસી ડૉક્ટર કાંતિભાઈને ત્યાં ખંભાત સાંજે હા કેટલામાં સમય થઈ છે એટલે બાર આપણે દસ પંદર હજાર વાગ્યા થોડું થોડું થોડું થોડું ધરું ચાલ્યા કરશે પછી બિલકુલ બંધ થઈ જાય એટલે એસી હજાર પંદર હજાર પછી મનુષ્ય લાઈફ જ નહીં રહેતી નાના નાના મનુષ્યનો નાનો જીવ થઈ જાય હવે આ બીજું શું રહ્યું કરતા વ્યવસ્થિત છે તમે કરતા હતા જ્ઞાન આવ્યા પછી કરતા પડું થઈ ગયું થોડું વ્યવસ્થિત બનતા નાની કરતા પદ બતાવે પોતાનું જ્ઞાન નું ભાન કરાવે ભ્રાંતિ પર છુટકારો કરાવે તારે એ બધું થાય થાય ઉકેલ આવે માટે ઉકેલ આવ્યો છે માટે કઈક લાભ છે સરકારો જોયું ઓગણીસો વડોદરામાં આ જણ નાસી ગયા હતા એમને મનમાં આવું કરે આવું કરે બધા હોય નાટક એનો શબ્દ નાટક એટલે ટકે નહીં નાટક જે ટકે નહીં નાટક ટકે જેવી વસ્તુ છે હું સ્વીકાર માની સિનેમા ઓલો કરે છે એ ઢીલા હોય તો નહીં રે એવું આપણા લોકો છે જ્ઞાની પુરુષ ભેગા થાય ને એટલે સિનેમાનો પગાર ટિકિટના પૈસા કરતા બધું બંધ કરવાનું યાર બોલ. અને આ તો લેખ માર્ગ છે આ તો લેખમાં બેસવાનું બીજું કશું કરવાનું નથી કરવાનું. અમદાવાદ અમદાવાદ આવ્યા નતા આપણે. તેથી બધાને પ્રેમ દેખાય આ જે સંપત્તિ લક્ષ્મી આ દુઃખ તમે જો પધાર ગુનો કર્યો હોય તો પોલીસ ખાતા ગુનો નામ ગ્રહો અધિકારી છે તે લોકો આપણો ગુનો હોય તો અધિકારી ઉપર આપણને એટલે આ પુણ્ય ને પાપ બે અને પોતે કે હું કમાયો હું કમાયો હું કમાયો કમાયો નીકળે હાથ તા પડે ને પુણ્ય ઉદય હોય ને જ્યાંથી પુણ્ય ઉદય ઓગણીસ ત્યારે તમારે જેવા હિસાબ ના કરે <laughs> અને હું કરું છું હું કરું છું મોટા કરવા વાળા અને પછી બારે તારી પડી ગઈ હું એમ કહું કે ભગવાન ઊંચા છે ગ્રહો ગ્રહો ઊંચા <laughs> હતા એટલે આ બધું પુણ્ય હોય તમારી બધું પાંત્રી તારે પાપનો ઉદય આવે તાર પાછું આવું થાય એના કરતા આપણે અને આપણા આપણા ખેલ નથી આ બધું કોઈ પાપ આપણે કામ કરીએ કહેવાય કોઈ મારે ઘણા ગયેલો બે કોઈ આવી જાય એટલે એટલા સારું હાથ કલાક પૂરો હતી બધાને માન આપવું લોક લોક લોક વ્યવહાર લોક વ્યવહાર કાલે આને તો પાડવા છે કે આપણે ભક્તિ ના કરીએ અંદર વાત તો સમજે છે ને હા પડે ચાલે ગમે બધી વાત થઈ જ નહીં ચાલે એના કરતા રૂમ લઈને આવતો રહ્યો ભૂલે ભોગવો છો હું ભૂલે ભોગવતા રાખો ભૂલે ભોગવો છો એમ કરી નાખું વાત ખરી બધા પુસ્તક ખબર છે અહીં આ કર્તવ સંઘ છે પૂરક છે બધું પરસ્પર છે શું છે પરસ્પર પરસ્પર એવો ભગવાન આપડે આ જ્ઞાન મળ્યા પછી ભેર શું છે સ્ત્રીને દુઃખ શું કહ્યું તાવ મીઠી દવા માટે ના કરે મીઠી દવા પીપી કરે ખરા ને એ પણ એ થોડો બીજો દવા હવે તો ગમે શુદ્ધાત્મા આવશે નહીં આવે નથી મશું કરી દઉં પાહા ફેર ફેર કર્યો કાકા છે વિચારા હોય માનસિક ક્યાં આવી કહેવાય એટલું સ્વતંત્ર માનસિક શું એને શું કહેવાય બીજું કશું દુઃખ ના હોય ભૂખનો દુઃખ ના હોય માનસિક દુઃખ એકલું આધી કહેવાય અને માનસિક મનમાં કશું દુઃખ ના હોય મનમાં કઈ ગજા વિચાર ના હોય પણ ભૂખ લાગી હોય ટીકડીએ ભાઈ કઈ ખાય કર્યું હા લાગી લાગી લાગી ચાલી કે છે હળગત છે હવે માટે નાખ્યું નાખ્યું ખોટો નાખ તો ચાલશે પણ વાગ્યું બોલે નાખ નહીં લાગે છે પછી તરત લાગે છે એ લાગે છે પછી પાણી પછી ઊંઘ લાગે છે ને બધા જરા સુવા ના દીધા ઊંઘ લાગે ઊંઘે લાગ્યા કરે ઊંઘી જાય બોલે આગ લાગે બરોબર આપ ધીરે ધીરે ધીરે કરે સાત ઉપાધિ ઉપાધિ આવે છે શું નામ તમારું તમારી બેઠા તો વિરોધ દાદા વાત સાંભળે તમને ગમે છે અને શિયાળો પહેરાય નહીં નટરલાલ છે તમને એમ લાગે ઉપાધિ પર થઈ જાય અગર તો ત્યાં આગળ દેખાવ લાગતો હોય અને તમારી પર પણ આ બધા કોઈ ઇન્કવાયરી પણ આપણે તમને કઈ સરકારે દેખાડાય આ બધા લોકો દેખાવ ના ખર્ચ તમારે કઈ એ ઉપાધિ આવી પડે એ ઉપાધિ બહારથી જે દુઃખ આવી પડે શરીરમાં દુઃખ ના હોય મનમાં દુઃખ ના હોય તો બહારથી આવી પડે શું થાય ઉપાધિ ઉપાધિ આ કાંઈ ના સમજે સમજે ને અને આ આ આધી હોય આધી ના હોય કઈ કઈ લબરું હોય આ વાની મહી તો રહી તો આત્મજ્ઞાન થાય તો થાય આત્મજ્ઞાની આશરે થાય બાકી નહીં તો સમાધિ રહે આમાં સમાધિ રાખવી પડશે તો મોક્ષ છુટકારો થાય નહીં તો હણો છુટકારો થાય નહીં અહીંયા આગળ થશે એક ભાઈ દવાખાના ડાક્ટરો કરે ને મેં સ્ત્રીઓને છુટકારો કરવાનો છે મેટરનેટી વર્ડ પણ હમણાં છુટકારો ના થાય હમણાં દવાખાના કોઈ કર્યો ઉપકારો કરવો જ પડશે ને ક્યાં સુધી આમ ઘટક ઘટક ગણન ઘટક બાકી નહીં રાખી અને દરેક અવતારમાં જમતા ગયા અને જ્યાં ગયા કામ બચ્ચા બચ્ચા ને બચ્ચા નામ કાઢવા માટે કે જવાની જગ્યાએ દ્વેગ ના જઈ રહ્યું ગયા તે ખબર એવી ચોરી ના કરો મનની તો ચોરી કર્યા વગર એવા નહીં એક જ લાઈન હશે ટકોની ફીઝ રહી હોય ને તો આપણે ખેંચાણ થાય નહીં તો પારકી પારકી વસ્તુ પર ખેંચાણ થઈ ચોરી કહેવાય થયું એ માનસિક ચોરી કહેવાય તેને ચોરી કરો કોઈ ઘર પકડે ઉગડ એ તમારે આ ઊંચી નજર કરે નહીં મનની ચોરીઓ કરે ગાડી પાટા પર તો મોટે જવો છે જવું હોય તો કહેજો આ ડાક્ટર ને કહેજો તો ઉપર સર્ટિફિકેટ લાવે તો ત્રણ અવતાર જવું છે એક અવતાર જતું હોય તો ત્રણ અવતાર છે આ ધર્મમાં અનુભવ માં આવવો જોઈએ મને મોટ થઈ ગયો તો આ તો થાય છે અહીં થયો ના હોય તો હજી થાય એ આપણું આ વિજ્ઞાન એવું છે બધું થઈ શકે એટલે મરજે ફૂગી એમ હા લક્ષ્મી મારું નામ પર ભગવાન તો પુરુષ તો અમે મુક્ત પુરુષ થયેલા છીએ તમને મોક્ષ આપી શકીએ એમ છે જયારે જોયો પાસે ત્યારે તમારી ઈચ્છા કરી કે એ પોષક આ દર્શન થાય કે ફરી હેરો પણ દર્શન થાય એવું નથી આ દર્શન મળે એવું નથી તમારી કૃપા હોય તો થાય અમારાથી થાય એવું નથી આ જગત કોણે બનાવેલું છે કોઈ નવરાએ બનાવેલું લાગે છે આવું વેપાર અઘરું તમારે બીજું આ મેન વેગ છે મનુષ્ય ભગવાન ભગવાન ધર્મ ભગવાન છે શું છે કહ્યું તમે કર્મ કરતા ક્યારે પાર આવ્યો પેટને લીધે કરવા પડે પેટ માગે એટલું બધું નરું બધું થાય ભરવા નહીં સારું ના ના પેટ ભરવા નહીં પેટી ભરવા પેટી ભરવા પિતા પિતા તમારે કોઈ કોઈ આપી છે તમને કોનો ભાઈ કોઈ બરાબર આવે નાની પુરુષ અને પાપ ધોયા લો સારો છુટકારો થાય પાપ એવું વળી જાય દેવું પચીસ વર્ષનું કોઈ પંદર વર્ષનું કોઈ ત્રીસ વર્ષનું આપણે એનો સંબંધનું ભેગા રહેવાનું ના ગમે તો ના ગમે તો ત્યાં જ રહેવું ના ગમે તો એ વળી રહેવું પડે અહીં પથારી બાઈક ના બહુ ઓછા છે આપણને આપણને એ નથી ગમતા એવું નથી એમને પાછા આપણે ના ગમતા તમારે સુધી જવું કર્મ નો અમારો કર્મ તમારો નિશ્ચય નાખો છો બધું બનાવટ જગત છે ઘરમાંથી કકડાટ કરી પછી મોડું જોઈ નાખ્યું પછી આપડે પૂછશે કેમ કેમ નગીનદાસ પાણી છે મળી જઈને આવ્યો હોય તો વાંચો <laughs> મારા તે વિવાહ નીકળ્યો મારા લોક ખબર પડે ભાઈ આ જગત માં કેટલું મારું પડે હું રડતો બહાર હું રડતો બહાર નીકળ્યો જગત બધા મારો ભાઈ બારી ગયા બધા પાટકા એવા પાટકા ખુલ્લું કરી નાખ્યો ખુલ્લું ખુલ્લું કરી નાખ્યો ને આપણા મહાત્મા કોઈ પણ મહાત્મા મને કહી દે કે દાદા આ મને માર્યો આવી સરળતા હોય ને સરળ થવાનું છે મોટે જવા માટે સરળ થવાનું મારી જતી નથી કહી દેતા ભેંસે આ ભાઈ ના મળે ભાઈ એના કરતા મોટો મોટો નહીં એની લોકો આનંદ જગત ના તમામ આ જગત દરિયા પહેરે જ નહીં આપણું નથી તે કપડા નીતિ છે પ્રમાણિકતા છે દયા છે લાગણી રસ છે અબલાજી નેચર છે એની આ બધું ઘણી હતું હા સત્ય મેં સત્ય નહીં જોઈ નથી બોલે જવાનું નહીં પણ અબલાજી ને ચરણ જૂઠું બોલવું એ ગુનો નથી પ્રમાણિકતા તો એ ગુનો છે તો સમજો વરસાદ બોલવું મટન મરજી પડી મટન હું ખાતો કે છે બે ટાઈમ પોલીસ નીકળ્યો અને પોલીસ જોઈ લીધા ના થાય એટલો જ હતો બોલવું પ્રમાણિકપણા નૈતિકતા ત્યારે ધોઈ જાય જેનો અબલાય છે આવતું બધા દુર્ગુણો ધોઈ જાય ચૌદ ત્રણ ડોક્ટર કાંતિભાઈ ના તે થોડા કાળમાં છૂટી જાય પછી એ કઈ કાયમ ની નથી તે કરી શકતી સમજો ને એ તો એના નૈતિકતા ધોરણ જોઈએ નૈતિકતા દારૂ પીવાની કેવું નથી દારૂ પીવાની કેવું નથી પડતી દારૂ પીવાની કેવું નથી પડતી એના અંદરના પરમાણુ માં આગળ હા અંદર જે પરમાણુ છે તે દારૂ ને માગે છે પોતે ના ઈચ્છા ન હોય તો પેલા પરમાણુ માગે બદલાઈ જાય એ અમારું સાયન્સ શોધકો છે આ ડાક્ટરો કે આમ થાય તમારા કયા પણ ખાવાનું કઈ તમારે આયા પ્રમાણે ખાવાનું તમારે કયા પ્રમાણે ખાવાનું ગાયું આવે તે ખાવાનું તમારે કયા પ્રમાણે આપડે કયા પ્રમાણે આવતું નથી આવે છે ને મહી જે પરમાણુ હોય છે તે જ હમો ખોટો પડે ના ભાવતું હોય તો ખાવું ભાવતું હોય એમ તો પછી માણસ સાધો કેવી રીતે થાય તમે ખાય તો પરમાણુ માનતા જ નથી માણસ ને પરમાણુ નહીં માનતા ટાઈફોઈડ નહીં આ જાનવરો ધબુ તો અડતા જ નથી ના તો અડતા જ નથી અમારા તો ના લાવો જરાક આ બધું મહીથી ચાલે છે લોકો બધું ઊંચું દેખે છે મનનું બોલે ડાક્ટર છે ઊંચા ઊંચા ઊંચા ઊંચા રાતે કોણ લે પણ કે રાતે <laughs> એની મેરે કાપો કરો દેવાય રાતે ઉઠી ગયા પછી આરા શ્વાસ ચાલુ આ જોગડી દિવસ સારા સાસો સાથે ઉગાડીમાં છે ને તમારી સાથે હારા નહીં અને નીચે એટલે નોર્મલ ના ખરો તો વાગવાની કઈ રાખ્યા